તમારી આજ્ઞા પછી સુરદાસજીએ આ પદ ગાયો તો પદ જે જે પદ બોલવાનું છે હા બોલવાનું તો હરી તારી ઈચ્છા સો હરી સબ પતિતન को नायक को करी को नायक को करी सके बराबरी मेरी इते मान को लायक जो तु, जो तुम अजामिल सो कीनी सो पाती लिख पाऊं होए विश्वास भलो जीय अपने और पतित बुलाऊं सिमित सिमित जहाँ तहाँ सो जहाँ तहाँ तो सब को आई जुड़े एक, एक तो अपने इतने और मिलाऊं बेर दूसरी ओर होड़ा होड़ी मन हुलास करी करे पाप भरी पेट सब सबको ले पायन तरी पारो यही हमारी भेंट ऐसी कितीक बनाऊं पान प्राणपति सुमिरन वे भयो आड़ो अब की बेर निबेर लाऊं प्रभु सूर पतित पतित को ता, ता, ताड़ो तेरी दूसरो पद गायो सो पद प्रभु हो सब पतितन को टीको और पतित सब द्यो चारी के हो जो वो तो जन्मत ही को बदिक अजामिल गनी गणिका तारी तारी और पूतना ही को मोही छाड़ी तुम और उधारे मिट सुल मिटे सुल क्यों क्यों जो को क्यों जी को को न समरथ शुद्ध करण को खेची खत हो लीको मरियत लाद सूर पतितन में कहत सबे मोहिनी को સો સુની કે શ્રી આચાર્ય સુરદાસ તો કહે આ સાંભળીને શ્રી આચાર્યજીએ સુરદાસજીને કહ્યું જો સુર मैं के ऐसो गियात काहे को है વિધિયાત કાહે કો હે <laughs> જેજે એટલે સૂર એટલે શૂરવીર બહાદુર બહાદુર થઈને આવું ગેંગે ફેફે કેમ કરે શું જી એટલે શૂર થઈને આવું ગીગિયા કેમ કરે છે એટલે ગીગિયા એટલે જીગી આવું એટલે ક્યાં ગઈ હિમાંશી જે જે નથી ખબર કેમ હમણાં મેં કીધું તો ખરું કે આવી ઢીલી ઢીલી વાત કેમ કરે છે એમ એમણે કહ્યું કે શૂરવીર થઈને આવી ઢીલી ઢીલી વાતો કેમ કરે છે હમ સૌ તાસો કચ્યું ભગવલીલા વર્ણન કરી વર્ણન કરી તો ત્યારે પછી એમણે ભગવદ લીલા નું વર્ણન કર્યું તબ સુરદાસ કર્યું નહીં શ્રી મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે સુરવીર થઈને આવી ઢીલી પોચી વાત કેમ કરે છે એટલે કંઈક ભગવત લીલાનું વર્ણન કર એમ સુરદાસજીને કહ્યું જી તબ सूरदास जी ने श्री आचार्य जी से विनती कर विनती की जो महाराज ત્યારે સુરદાસજીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ મેં કછું ભગવત લીલા સમુજત નહીં એટલે હું મને કઈ ભગવત લીલા એટલે મને સમજ નથી આવતી તબ શ્રી આચાર્યજી શ્રીમુક્તિ કહે જો સૂર ત્યારે શ્રી આચાર્યજી પોતાના શ્રીમુક્તિ કહે છે કે જો સૂર શ્રી યમુનાજી મેં સ્નાન કરી આવો ત્યારે સુરદાસ શ્રી આચાર્યજીએ સુરદાસજીને નામ સંભાળી અને એમનું સમર્પણ કર્યું પાછે આપ દસમાસ્કંદ કી अनुक्रमणी અનુક્રમણિકા કરી હતી સો સુરદાસ કો સુનાય તો ત્યારે પછી દસમા સ્કંદની અનુક્રમણિકા કરી અને પછી સુરદાસને ને સંભળાવ્યું જો જેને ખબર નહીં ઇન્ડેક્સ ટેન ઇન્ડેક્સ ભાગવતજી નો દસમા એટલે ભાગવતજી દસમા સ્કંદ ની અનુક્રમણિકા કરી રચી કેટલા સ્કંદ છે ભાગવત બાર બાર દસમો સ્કંદ છે એમાં ઠાકોરજીની જન્મ અને બ્રજની અને દ્વારકાની લીલા એનું નિરૂપણ છે એની એ લીલાના ક્રમથી એ દસમ સ્કંદના જેટલા પણ અધ્યાયો છે એ બધા અધ્યાયોમાં જે જે વિષયનું નિરૂપણ છે એ વિષયની ઇન્ડેક્સ શ્લોકના રૂપમાં શ્રી મહાપ્રભુજીએ લખી હતી એ સુરદાસજીને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું ધીરે જો તો सो सगरी श्री सुबोधिनी जी को ज्ञान श्री आचार्य जी ने सूरदास जी के हृदय में स्थापन कियो પછી આખી શ્રી સુબોધિનીજી નું જ્ઞાન શ્રી આચાર્ય સુરદાસજી ને ના હૃદયમાં સ્થાપન કર્યું તબ સુબોધિનીજી શું છે જે ગ્રંથ છે શેના વિષયમાં છે જે જે નથી ખબર જે લખેલી કોમેન્ટ્રી છે સુબોધની જે એટલે જે વિસ્તાર છે એ શ્લોકના બારામાં બતાવ છે એને સુબોધી છે એના બારામાં જે જે જે ભાગવતજીમાં જે શ્લોક આવ્યું છે એટલે શ્લોક બધા કીધા છે એનું વિસ્તારમાં બતાનો જે આપણે વાર્તાજીમાં આ લાઈન છે તો એ ભાવ પ્રકાશ એના બારામાં એના બારામાં કે સાચી વાત છે એટલે ભાગવત ઉપરની ભાગવતજીના દરેક શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીએ જે વિવેચન લખ્યું છે વિવેચનનું નામ એ કોમેન્ટ્રીનું નામ સુબોધની છે જી જી જી તબ તબ ભગવ લીલા જસ વર્ણન કરીવે કો સામર્થ્ય ભયું ત્યારે પછી ભગવદ લીલા અને એમને વર્ણન કરવાનું એમને સામર્થ્ય મળ્યું તબ અનુક્રમણિકા તે સગડી લીલા હૃદય મેં સ્ફુરી એટલે પછી અનુક્રમણિકા અને બધી લીલા હૃદયમાં સ્ફુરી એટલે એટલે એમને બધી આ લીલા એમને જણાવી તો કેસે જાણીએ એટલે પછી કેવી રીતે ખબર પડે જોશી આચાર્યજી आप दसमा स्कंद की श्री सुबोधिनी जी में मंगला मंगलाचरण की प्रथम कारिका किए हैं सो कारिका कहत है એટલે શ્રી આચાર્યજીએ દસમા સ્કંદની શ્રી સુબોધિનીજીમાં મંગલાચરણનું કારિકા એટલે શ્લોક એ શ્લોક કર્યો છે અને આ શ્લોક કે છે નમામી હૃદયે શેષી લીલા ક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભि सेव्य मानव कला निजम तो यह मंगलाचरण के अनुसार अनुसार सूरदास ने श्री आचार्य जी के आगे यह पद કરી કે ગાયો સો પદ પછી આ મંગલાચરણ ના અનુસાર સુરદાસજી શ્રી આચાર્યજીના આગળ આ પદ કરીને પછી પદ કરીને પછી ગાયો ચકઈ चकरी चली चरण सरोवर जहाँ नहीं प्रेम वियोग जहाँ ब्रह्म ब्रह्मनिशा होती नहीं कबहू तो शायर कुछ शायर सुख योग संकसे हंस मिन से मिन से गुनिगन गुनिगण नख रवि प्रभा प्रकाश प्रफुल्लित कमल निमिष नहीं सीधी दस गुंजत निगम सुवास जही सर सुबग मुक्ति मुक्ताफल सुकृत विमल जल पीजे सो सर छाणी कुबुद्धि भ्रंगमत भ्रंगमत यहाँ रही कहाँ कीजे जहाँ श्री शास्त्र सहित नित्य क्रीडत शोभित सूरदास अब सूरजदास अब न सुहाय विषय रस छलर व समुद्र की आस तो यह पद दसमा स्कंद की कारिका के अनुसार किए हैं એટલે આ પદ દસમા સ્કંદ ને શ્લોક ના અનુસાર કહ્યું છે હા બોલો શું શ્લોક લક્ષ્મી સહસ્ત્ર જે પદ માં નખ રવિ આવ્યું છે બાકી બધું સમજાઈ ગયું ઘણું બધું અઘરું અઘરું છે આમાં નખ રવિ ક્યાં છે નખ રવિ બીજી બીજી લાઈનમાં બીજી ત્રીજી લાઈનમાં હા નખ પ્રભા પ્રકાશ આ નખ આપણા હાથના અને પગની એના અંદર આ થોડું થોડું ચમકે છે ને મારા નખમાં થોડું તો ચમકે જ છે ભલે સૂરજના જેવો પ્રકાશ નથી પણ ટીમટમ તો સાવ પડેલો દીવો એના જેવું કંઈક તો આવે છે પ્રકાશ નખ રવિ પ્રભા પ્રકાશ રવિ પ્રભા રવિ પ્રભા એટલે રવિ એટલે સૂર્ય સૂર્યનો પ્રભાવ તેજ સમજમાં આવ્યું નખ રવિ આપણે દ્રઢીન ચરણ માં આવે નખ ચંદ્ર છઠાવે એ નખ હા તો આ જે પદ છે એ દશમસ્કંદની કારિકાના અનુસાર સુરદાસજીએ કર્યું लक्ष्मी सहस्त्र लीला सेव्यमान जैसे श्लोक में कहो है तैसे ही सूरदास ने यहाँ पद में કહી આ શ્લોકમાં જે કહ્યું છે એ જ સુરદાસજી કહ્યું શું કહ્યું जहाँ श्री सहस्त्र सहित नित क्रीडत शोभित सूरजता लक्ष्मी सहस्त्र लीला भी लक्ष्मी सहस्त्र एट श्री सहस्त्र लीला एट क्रीड़ा हम्म, तो या मैं करो आगे यामे कहे तामे दानी परी जो सूरदास को सगरी लीला श्री सुबोधिनी जी के की सुफरी आप જાણીને સુરદાસજીને આખી લીલા શ્રી સુબોધિનીજીમાં નહીં એમ નહીં આગળ કહ્યું ને કે અનુક્રમણિકાથી ગુરુદાસજીના હૃદયમાં પ્રભુની બધી લીલા પૂરી એમને જણાવી એ કેમ જાણી શકીએ એ અહીંયા બતાવ્યું છે કે મહાપ્રભુજીએ મંગલાચરણ દસમસ્કંદનું એમને જે સંભળાવ્યું દસમસ્કંદની અનુક્રમા સંભળાવી એના પ્રમાણે આ આ કીર્તન સુરદાસજીએ કર્યા એનાથી આપણે જાણી શકીએ છીએ કે સુબોધનીજીમાં વર્ણવેલી બધી જ લીલા સુરદાસજી પૂરી થઈ ગઈ એટલે એમને સમજાઈ ગઈ એનો અનુભવ થઈ ગયો जीजे सो सुनीकेश आचार्य जी बहुत पसंद भाई એટલે આ સામનીય છે आचार्य जी બહુ પસંદ થયા ઓર જાણે જો અભ લીલા કો અભ્યાસ ભયો એટલે એમને ખબર પડી કે હવે આ લીલા નો અભ્યાસ પયો સો શ્રી आचार्य जी આપ શ્રી મુક્ત સૂરદસ સ્વાગત કીયે જો સુ કહે છે आचार्य जी શ્રી મુક્તિ સૂરદસ સ્વાગત કરી જો સુ કચું નંદ નંદાલય લીલા ગાઓ આવે ને એ જો નો મતલબ કે એને ટ્રાન્સલેટ કે કરવાનું સુરદાસ તો આજ્ઞા કીએ તો સૂર એટલે સુરદાસ ને આજ્ઞા કરી કે સૂર કચ્છુ નંદાલય કે લીલા ગાઓ આમાં જે છે કે और जान जाने जो अब लीला में को લીલા કો અભા અભ્યાસ થયો એટલે અભ્યાસ ગયો એટલે વિલંબ એટલે અહીંયા એક્સપિરિયન્સ થયો અનુભવ અને કદાચ લીલાના વર્ણનનો અભ્યાસ એટલે એમાં એ એક્સપર્ટ થયા એવું પણ એનો મતલબ હોય છે અને સુરદાસજીને કહ્યું કે ત્યારે સૂરદાસજી આનંદ મહોત્સવનું વર્ણન કરનારું કીર્તન છે ગાયું ચલો સુંદર આજે અહીંયા આપણો ક્રમ રાખીએ છીએ બાકીનો ક્રમ આગળ કરીએ હલો હલો